जह जह जाओ वहाँ तुम्हारी पूजा जह जह जाओ वहां तुम्हारी पूजा तुम सादेव और नहीं दूजा जो तुम तोड़ो रामा ये अपना मन हरि से जोड़ा ये अपना मन हरि से जोड़ा हरि से जोड़ी सबन से तोड़ा जो तुम तोड़ोरा सब पर हरी तुम्हारी ही आसा सब पर हरी तुम्हारी ही आसा मन क्रम बचन कहे रईदासा जो तुम को रोरा संगीत है ગુનગુનાતે રહો મુસ્કુરાતે તો હરિ નામ હસતે હુએ ગઈકાલે આપણે રામ જન્મ મહોત્સવ ઉજવ્યો કરો હવે આશાવરી રામજીનું પ્રાગટ્ય થયું એવી જ રીતે માં કૈકઈએ પુત્રને જન્મ આપ્યો અને સુમિત્રાજીએ બે પુત્રોને જન્મ આપ્યો ગોસ્વામીજી લખે કઈ કઈ સુતા સુમિરારો કઈ કઈ સુંદર સુમિરારો સુંદર સુતે જન્મત ભયો સુંદર સુતે જન્મત ભયો સુખ સંપતિ વરહ સુખ કહી ન સકી ભારત અહી કહી ન સકી ભારત અહી ચાર પુત્રોની પ્રાપ્તિ અબધરાજ પરિવારની થઈ આનંદ ચોગુનો થયો માનસકાર કહે છે એક મહિનાનો દિવસ થઈ ગયો રામ પ્રગટ્યા પછી જાણે રાત જ ન પડી એક મહિના સુધી દિવસ જ રહે બુદ્ધિ ના પાડશે કે આ કેમ શક્ય બને કદાચ એવું થયું હોય કે રામના પ્રાગટ્ય સમયે અયોધ્યા એવી બ્રહ્માનંદમાં ડૂબી હતી કે સમય કેમ પસાર થયો એને ખબર ન રહી એને ભાવ સમાધિ લાગી એમાં ત્રીસ દિવસ નીકળી ગયા બની શકે આજ હું તમે ત્રેતાયુગની કથા આ ભીષણ કળી કાળમાં આટલી વ્યસ્ત દુનિયામાં હું તમે ગાઈએ તો નવ દિવસ કેમ પૂરા થઈ જાય ખબર નથી પડતી ચાર કલાક કેમ પૂરા થાય ખબર નથી પડતી તો સાક્ષાત કથાના એ પરમ નાયક રઘુનાથજી પ્રગટ્યા હોય અને ત્યારે એક મહિનો કેમ વીતે એ ખબર ન પડે તો કોઈ આશ્ચર્યને સ્થાન નથી ભાવ સમાધિ હશે અથવા તો એક સંતે એવો અર્થ આપ્યો કે એક મહિનાનો સૂર્ય અયોધ્યામાં થયો એનો અર્થ એમ કે રામ પ્રગટે પછી અંધારું હોય જ નહીં અજવાળું જ હોય ઈશ્વરનો જેને અનુભવ થયો એને જગતમાં મૂઢતા અને અજ્ઞાનતા રહેતી નથી એને જ્ઞાનનો સૂરજ કાયમ રહે આમ એક મહિનાનો સૂરજ બન્યો કૈલાસના શિખર ઉપરથી કથા કહેતા કહેતા ભવાનીને શિવજીએ કહ્યું દેવી રામજીનો જન્મ થયો ત્યારે મેં એક ચોરી કરી પાર્વતીએ કહ્યું મહારાજ આપ અને ચોરી આપ તો અવઢરદાની દાતાર છો તમે ચોરી બોલે આમ બીજી કોઈ ચોરી નહીં પણ એવી ચોરી કરી કે રામ દર્શન કરવા માટે હું અયોધ્યા ગયો તમે મને પૂછેલું તમે ક્યાં જાઓ છો ત્યારે મેં એમ કહ્યું હું જાઉં છું હમણાં આવી જઈશ તમારી આગળ મેં સ્પષ્ટ કહ્યું નહીં થોડુંક છુપાવીને ગયો એ ચોરી કરી કારણ કે મને ડર એ લાગ્યો કે હું તમને લઈ જાઉં અયોધ્યા અને રામ જન્મા છે એ બાળક છે ને બાળક તો રડતું હોય એ લીલા કરે ને રામને રડતા તમે જુઓ ને વળી પાછી શંકા કરો કે આ બ્રહ્મ ક્યાં છે તો વળી પાછી નવી ઉપાધિ શરૂ થાય એટલે મેં તમને ન કીધું તમે મને પૂછેલું ખરું એવી રીતની ચોરી જેમ આપણે ઘરેથી નીકળીએ અને ઘરના એમ કહે ક્યાં જાઓ છો એટલે આપણે કહીએ હમણાં આવ્યા એમ કહીને આપણે ત્રણ થી છ માં જઈ આવીએ એ રીતની ચોરી શિવજીએ કહ્યું હમણાં આવું છું એમ કહીને ગયા ગોસ્વામીજીએ લખ્યું છે જ્યોતિષીનું રૂપ લીધું શંકર ભગવાન ઓહો નાભી સુધી સફેદ દાઢી હા વિશાળ ભાલમાં ત્રિપુંડ જગનોપવિત ધારણ કરી છે જ્યોતિષી નું રૂપ લીધું નામ રાખ્યું શંકર મહારાજ રામજીના દર્શન કરવા માટે લીલા કરી અને કૈલાસ થી સીધા ગયા નીલગીરી પર્વત ઉપર કાગભૂષણજી મહારાજને કીધું કે નો જન્મ થયો જ તમારા ઈષ્ટદેવ બાલરામ મારા ઈષ્ટદેવ બાલરામ અને અત્યારે બાળ રૂપે છે દર્શન કરી આવીએ કાગભૂષણજીને સાથે લીધા બોલે ત્યાં ભીડ બહુ હશે અંદર નહીં પહોંચાય એટલે યુક્તિ કરીએ હું જ્યોતિષી બનું તમે મારા ચેલા બન્યું કાગભૂષણજીજી ચેલા બન્યા અને શંકર નામ રાખ્યું ભૂસુંડી દત્ત શર્મા ચેલાનું નામ અને આ ગુરુ મહારાજ નું નામ શંકર દત્ત શર્મા હવે અયોધ્યામાં તો મહોત્સવ એક મહિનાથી ઉજવાય ક્યાંય આમ કોણ અંદર પ્રવેશ કરવા દે મહારાજને શંકર ભગવાને ઘણો પ્રવેશ કોશિશ કરી ધક્કો મારીને કાઢી મૂક્યા કોણ છો તમે ક્યાંથી આવો છો અમારા મહારાજને ત્યાં આટલી ઉંમરે પુત્ર પ્રાપ્તિ થઈ તમારી નજર લાગે તમે છો જાઓ કાઢી મોકલી દીધા સરજુન કિનારે સરજુની રેતીમાં ભોલે બાબા ઉદાસ થઈને બેઠા ચેલો ભૂસુંડી દત્ત શર્મા વિચાર કરે કે ગુરુ મહારાજ શું કરશું બોલે આમાં કોઈ આપણે આટલે દૂરથી આવ્યા કોઈ જવા દેતું નથી કરવું શું આપણો પુરુષાર્થ કામે લાગ્યો નહીં હવે એ કૃપા કરે પારણામાં સૂતો છે એ તો જ મેળ ખાય શંકર ભગવાન પુકારવા લાગ્યા સરજુને કિનારેથી શ્રી રામચંદ્ર ને યાદ કરે માં કૌશલ્યાના ખોળામાં રામજી બાળ રૂપે અંતર્યામી પ્રભુ સમજી ગયા કે ભોલે બાબા આવ્યા છે મને પુકારે છે પણ હું અત્યારે બાળક છું મારે કઈ બોલાય નહીં બાળકનું બળ તો રુદનમાં ગણાય એટલે ભગવાન રડવા માંડ્યા બહુ રડે માં કૌશલ્યા સુમિત્રા કઈ કઈ દશરથજી વશિષ્ઠજી સુમંતજી બધા ભેગા થઈ ગયા કે બાળકને શું થયું કૌશલ્યાજીને બધા ઠપકો આપવા લાગ્યા તમે બહુ ઉદાર ધ્યાન જ ન રાખ્યું આટલા લોકો આવ્યા બધાને બાળક હાથમાં આપતા હતા ખબર નહીં કોઈ કાંઈ કરી નાખ્યું છે મંત્ર જંત્ર કર્યું હશે કોઈકની નજર લાગી ગઈ માતું બહુ ઉદાર છે કૌશલ્યાજી કહે પણ હું શું કરું આટલા પ્રેમથી લોકો આવે પણ હવે આ બાળક શાંત જ થતો ને ભગવાન એટલું રડે ભાઈ સાચું રડે ને એ છાનું થાય પણ જે રડવાનું નાટક કરે એને તો કોણ ભાઈ આપણે કઈ ભગવાન એને છાનો રાખે પણ હવે આ તો ભગવાન જ રોવે એને કોણ છાનો રાખે બધા બહુ દુઃખી થયા હવે શું થાય ભગવાન ખૂબ રડે પછી વશિષ્ઠજીએ કીધું કે હવે તો આમાં એક જ ઉપાય છે કોઈ મહાત્મા કોઈ જાણકાર મળી જાય કોઈ મંત્ર જંત્ર કર્યું હોય મેલી વિદ્યા કરી હોય એની ઉતાર ઉતારતા કોઈને આવડતું હોય એવો કોઈ મળે સેવકોને દશરથજી હુકમ કર્યો જાઓ તપાસ કરો અને સેવકો ઉપડ્યા એ સરજુને કિનારે શંકર ભગવાન ઉદાસ થઈને બેઠા છે ચેલો બેઠો બેઠો રેતીનું ઘર બનાવે છે કામ નતું છોકરું શું કરે બેઠું બેઠું એમાં સેવકો આવ્યો મહારાજ નમો નારાયણ હરિઓમ હરિઓમ ક્યાંથી પધારો છો હિમાલયથી હિમાલય મારો છો કા પહેલી વાર નીકળ્યા છીએ કોઈ દિવસ વસ્તીમાં ગયા નથી આ કોણ છે મારો ચેલો છે તે મહારાજ તમને આમ કઈ આવડે કે શું તમારું કામ શું છે કે અમારે ત્યાં જે રાજકુમારનો જન્મ થયો છે મોટો રાજકુમાર બહુ રડે છે ખબર નહીં શું થયું કેટલા દો મંતર જંતર પણ શાંત જ નથી અમને એમ લાગે છે બાપજી કોકે કંઈક કરી નાખ્યું લાગે છે અને અમે કોઈ સંતને ને ગોતવા નીકળ્યા તો કોઈ કાંઈ મેલી વિદ્યા કંઈક એવું કર્યું હોય તમને ઉતાર ઉતાર આવડે છે શંકર ભગવાને કીધું મારો ધંધો જ ઉતાર ઉતારવાનો છે આખી દુનિયાના ઉતાર લઈને મહાણમાં બેઠો છું આ જ કામ કરું છું તો પ્રભુ તમે પધારશો હમ કિસી કે ઘર નહીં જાતે લે પેલા <laughs> ભૂષણજીએ કીધું કે હવે ગુરુ મહારાજા માંડ માંડ મેળ ખાધો છે ને વળી આ ચૂપ રહે તું ચૂપ રહે એમને સીધે સીધું ન ઉપડાય જરાક વટ થી જવાય હમ બસ્તી में नहीं जाते અને ચેલો તૈયાર હા હા गुरु महाराज सिद्ध है कभी कहीं गए नहीं पहली बार आए हैं तुम्हारा भाग हो तो घर में आ सकते हैं बाकी नहीं आते सेवको लड़ी लड़ी पगे लागी बापजी नहीं लोक मान्यता अनल सम અરે પણ હું પણ એનો ચેલો કે હું માંડ માંડ હરખું કરું ત્યાં તમે આ ફૂકું શું કામ મારો તો જ્યાં અંદર જવાનો મેળ ખાય એમ છે ધીમે ધીમે હોલે હોલે વત્સ શનૈ શનૈ ધીરે ધીરે થવાય સેવકો પ્રણામ કરે બાપજી પધારો કાગભૂષણજીજી દંડવત કર્યા ગુરુને ગુરુદેવ સંસારી લોકો છે આપ તો પરમ ઉદાર છો અને કોઈનું કામ થતું હોય તો સાધુ એ તો કરવું જોઈએ કેતના દૂર ઘર હવે આટલા તૂટી ગયા હાલી હાલી થી અહીંયા છે જાવ ને ઉપડો બાપજી અહીંયા રથ લઈ આવ્યો તમે કહેતો હમ વાહન મેં બેઠતે નહીં પૂછો મેરે ચેલે કો હા ગુરુ મહારાજ ને બેઠતે પછી તો સન્માન સાથે આવ્યા એટલે તો પ્રવેશ મળ્યો અંદર ગયા માં કૌશલ્યાના અંકમાં રઘુનાથજી રડે છે શિવજી પધાર્યા શિવજીએ રઘુનાથજીની સામે જોયું રઘુનાથજીએ શિવજીની સામે જોયું નજર ને નજર સે મુલાકાત કર રહે દોનો ખામોશ ઓર બાતે કર ભગવાન શિવે રઘુનાથજીની સામે જોયું તો રામજીનું રડવાનું બંધ થયું અને મહાદેવનું પ્રેમ ભાવમાં રડવાનું શરૂ થયું કૌશલ્યાજીને શ્રદ્ધા બેસી ગઈ કે મહાત્મા સિદ્ધ છે એને મારા બાળકનું રુદન પોતાના ઉપર લઈ લીધું બધાએ પૂજા કરી બાપજી વળી કૃપા કરી બસ તમારા બાળકોને આશીર્વાદ આપો અને શંકર મહારાજ બોલ્યા કે મારા ખોળામાં આપો બાળકને ચરણ રેખા જોઈને કહું શંકરજીને થયું કે આ અવસર છે ઠાકોરજીના ચરણને સ્પર્શ કરવાનો ગોદમાં રામજીને આપ્યા છે સુકોમળ ચરણાર વિંદને સ્પર્શ કરી મહાદેવે કહ્યું તમારા પુત્રના જીવનમાં યાત્રાનો યોગ બહુ છે આનો જન્મ આ તિથિએ આટલા સમયે આ નક્ષત્રમાં થયો છે તમને માતા પિતાને આ બાળક બહુ જ યશ અને કીર્તિ અપાવશે એના મંદિરો બંધાશે એનું નામ જે વેદમાં છે મહામંત્ર એ જગતમાં લોકોને કૃત કૃત્ય કરશે ધન્ય હોય બોલે બહુ જ મહાન છે પણ એના હાથ પગની રેખા જોતા એમ લાગે છે કે આ તમારું બાળક જ્યારે કુમાર અવસ્થામાં આવશે ત્યારે એક મહાત્મા તમારી અયોધ્યામાં આવશે ભવિષ્યવાણી કહેવા લાગ્યા હા અને એ મહાત્મા તમારા પુત્રની માંગણી કરશે અને તમારે આપવો પડશે મહાત્મા તમારા પુત્રને લઈને જતા રહેશે માં કૌશલ્યા રડી પડ્યા બાપજી દક્ષિણા ઓછી પડતી હોય તો વધારે આપવું પણ તમે આવું કેમ જુઓ બોલે જે લખ્યું છે એ કહું છું મહાત્મા આવશે તમારી પાસે માંગશે રઘુકુળના નિયમ પ્રમાણે તમે આપવાની ના ન પાડી શકો અને તમારે તમારા પુત્રને આપવું પડશે પણ પૂરું સાંભળી લો શું કે તમારો આ રાજકુમાર કુમાર અવસ્થામાં આવશે ત્યારે એક મહાત્મા આવશે એ એની માંગણી કરશે તમારે આપવો પડશે અને એ મહાત્મા તમારા પુત્રને લઈને જશે પછી એક મહાન રાજકન્યાને પરણીને આવશે પરણીને આવશે એમ જ્યાં કીધું ત્યાં માં કૌશલ્યા એટલા ખુશ થયા શંકર મહારાજને ખુબ દક્ષિણ આપવા લાગ્યા મહારાજ બસ બસ હવે આગળ જુઓ આપે બહુ સરસ જોયું કારણ કે કોઈ પણ માં દીકરાના લગ્ન ની વાત આવે એટલે કોઈ પણ માં ખુશ થાય પછી તો બધા જ બૂમો પાડે પણ પહેલા તો કોઈ પણ હોય ખુશ થાય એમાં કોણ રંગ કોણ રાવ શિવજીના ખોળામાં રઘુનાથજી છે ભગવાન શંકર જ્યોતિષીના રૂપમાં ભવિષ્ય ભાંકે છે જન્મ પ્રસંગ ગીતાવલી રામાયણ જન્મ પ્રસંગ કહ્યો કૌશિક મિસ અને સિંહ સ્વયંવર ગાયો અવધ આગમી એક આયો બૂઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ શંકર નામ સુહાયો અવધ આગમી એક આયો સીતાના સ્વયંવર સુધીનું ભવિષ્ય ભાંખ્યું અને પછી અયોધ્યાકાંડનું ભવિષ્ય કેવા લાગ્યા શંકર ભગવાન બોલવા ગયા કે પછી આમ થશે વનવાસની વાત કરવા જ્યાં જીભ ઉપડી ત્યાં ખોળામાં રમતા રમતા રામજીએ શંકર ભગવાનની દાઢી પકડીને ખેંચી કે ખબરદાર બોલ્યા તો હવે અત્યારથી વનવાસની ચર્ચા કરશો તો મારી માં અત્યારથી રડવા માંડશે ગીતાવલી રામાયણમાં ભવિષ્યનો પ્રસંગ અહીં અટકાવી દીધો શંકર ભગવાન ખૂબ દાન દક્ષિણા આપી લીલા કરી નાટક કર્યું એટલે લેવું પડ્યું શંકરને શું લેવાનું બ્રાહ્મણોને બક્ષિસ કરી રઘુવીરના દર્શનનું પરમ દાન પ્રાપ્ત કરી શંકર કૈલાસ ગયા ભૂસુંડીજી કીધું કે આપણે તો ખાલી નાટક કરવા માટે ગુરુ ચેલો થયા હતા પટ્ટી વાત પૂરી થઈ ગઈ તમે જાઓ હું પાંચ વર્ષના જ્યાં સુધી ઠાકોરજી થશે ત્યાંથી અયોધ્યામાં પાંચ વર્ષ સુધી હું કાગડાના રૂપમાં રહી અને મારા ઠાકોરના ઘર કાગબુસુંડીજી ત્યાં રોકાયા શંકર ભગવાન એક બાજુ આનંદ ક્યાંય સમાતો નથી રામના દર્શન કરી અને બીજી બાજુ મનમાં ફડકો ચોરી કરીને ગયેલા ને પૂછ્યું તું ભવાની પણ કીધું નતું ને એ જે બીક આનું વર્ણન ન કરાય કારણ કે બધા જ જાણે એ જે ફડકો હોય છે આમ તો બહુ આનંદ થયો ઠાકોરજીના દર્શન પણ હવે ઘરે કેમ કરવું અને પાર્વતી પણ ગુસ્સામાં શંકર ભગવાન આવ્યા એટલે સીધું પૂછ્યું કે ક્યાં ગયા તા ગયા તા ક્યાં ક્યાં ગયા તા ગયા ક્યાં શંકર ભગવાને કીધું પણ એમાં એટલું બધું સીધું સીધું પૂછો ને જેમ સરખી રીતે પૂછો ને સરખી રીતે કેમ પૂછે કેમ એમ પૂછે એટલે સરખી રીતે પૂછે એટલે તમે શું કહેવા માંગો છો એટલે એટલે તમારે શું કહેવાનું છે બહુ ખીજાય પાર્વતી હા શિવજીએ કીધું કે રામ દર્શન કરવા ગયો હતો ને તમને એટલા માટે ન લઈ ગયો કે તમે એક વખત રામને સીતાના વિયોગમાં રડતા જોઈને શંકા કરી અને પછી મારે તમારો ત્યાગ કરવો પડ્યો તમારે દક્ષ યજ્ઞમાં બળી જવું પડ્યું કેટલી મોટી લીલા કરવી પડી અત્યારે તો બાળ રામ રડતા જોઈને વળી પાછી તમને શંકા થાય એટલે હું તમને ન લઈ મને ભલે ન લઈ ગયા એનો મને વાંધો નથી મને વાંધો ઈ જ છે કે તમે બીજા કોને લઈ ગયા હતા હું કાકભૂસુંડીજીને લઈ ગયો હતો કાકભૂસુંડી મારો ચેલો બેનો આનંદ પાર્વતીનો મગજ ગયો કે મારા કરતા કાગડો સારો કાગડાને લઈ ગયા મને ન લઈ ગયા અને તમે જો રામ દર્શને જઈ શકતા હો તો હું પણ જઈ શકું છું આ હું જાઉં છું પણ ભવાનીક નહીં હું એ જાઉં છું કેમ તમે જ્યોતિષી બનીને ગયા હતા હું રમકડા વેચવા વાળી બનીને જઈશ મારા રામના દર્શન આન પાર્વતીએ રમકડા વેચવા વાળીનું રૂપ લીધું ઉદ્ભવ સ્થિત સંહાર તારિણીમ અને ક્લેશ હાનિમ સંકલ્પમાંથી સૃષ્ટિ નિર્માણ કરે એ ભવાનીએ અદ્ભુત ઘોડાઓ રમકડામાં બનાવ્યા છે અને રત્ન જડિત સુંડલામાં લઈ અને કોઈ ભીલની વેચવા નીકળી હોય એમ પાર્વતી આવ્યા છે રામના સ્વભાવ પ્રમાણે રામને ઘોડો આપે ભરતજીના સ્વભાવ પ્રમાણે ભરતજીને ઘોડો આપે શત્રુઘ્ન અને લક્ષ્મણને જરા તેજ સ્વભાવના ઘોડા આપે કવિઓએ સંતોએ બહુ વર્ણનો કર્યો માતાઓએ ભેગા થઈ થઈ આ રમકડા વેચનારી સ્ત્રીને સુંડલો રત્નોથી ભરી દીધો છે જગદંબા કહે મારો પ્રભુ આવ્યો તો દર્શન કરવા એમ હું નાટક કરીને આવી છું બાકી અમારે ઘરે ક્યાં તાણ છે અમારે ઘરે તો કોઈ અને તે ઘરમાં કાંઈ નહોતું શંકરના ઘરમાં સીતારામ પણ છતાંય દાતારી તો કાંઈ ન રહે તો કુબેરની પાસેથી લોન લઈ આવે પણ દેવ જગત બાકી એની ગર્વખરી ગણાવી છે પુષ્પદંતાચાર્ય કે એના સ્મશાનમાં કેટલી વસ્તુ કાટલી ઘણી ઘણી લખી છે ભસ્મ ફણીન અપારમ ચેતી સદા શિવ સર્વ ભર દાતા દિગંબર હો તો ऐसा हो हरे सब दुख भक्तन के दया कर हो तो ऐसा પાર્વતી આગા છે કૈલાસ અતિ પ્રસન્ન એ તો કઈ ને ગયા હતા એટલે કઈ બીવાનું સવાલ જ નતો શંકરજી ચોરી કરીને ગયા હતા એટલે ડરતા હતા આ તો કઈ ને ગયા હતા અને કઈને ન જાય તો એને તો કઈ ડરવાનું શંકર ભગવાને કીધું કે હું દર્શન કરી આવ્યું શંકરજીએ કીધું કે હવે તમે ઘર સંભાળો હું પાછો જાઉં છું કેમ કે પાછા કાકભૂષણને લઈ જશો કે એ તો ત્યાં પાંચ વર્ષ રોકાણું છે તો આ વખતે હું હનુમાનને લઈ જવાનો છું શું કામ કે હનુમાન માકડું બનશે અને હું મદારી બની અને રઘુનાથજીને મદારીનો ખેન બતાવવા માટે જાઉં છું અને શંકરને મદારી થવામાં વાર જ ન લાગે ને ડમરું તો હોય જ સાપ હોય ભસ્મ હોય મદારીમાં શંકર પોતે મદારી છે મદારીનો અર્થ થાય મદનો હરી એનું નામ મદારી મદનારી અને મદારી બંને શંકર છે અને તેથી ભગવાન શંકર મદારીનું રૂપ લઈ રઘુનાથજીને એ ખેલ બતાવવા માટે આવ્યા છે હનુમાનજી નાનું એવું મરકટ બનીને આવ્યા છે અદભુત ખેલ જોયો છે અને પછી શંકર ભગવાન પાછા આવ્યા હનુમાનજી ત્યાં ગયા પછી ભગવાન રામજીએ હનુમાનજીનું વહેન લીધું છે મને એ વાંદર લાવી આપો એ બંદર મને લાવી આપો અને પછી દેશ દેશાવરના બંદરો આ તો રઘુકુળ છે ભાઈ હુકમ છૂટી ગયા દુનિયાના પણમાં જેટલા જાતના વાંદરાઓ હોય એને લાવો મારા રાજકુમાર ને વાંદર જોઈ જેટલા વાનર આવે રઘુનાથજી ના પડે રડ્યા જ કરે માં કૌશલ્યા બહુ દુઃખી થયા વશિષ્ઠજીને કીધું બાપજી આપ ત્રિકા લગ્ન છો અને કયો વાનર જોઈએ છે એ તમે કહ્યું કે મને થોડો સમય આપો અને ભગવાન વશિષ્ઠજી આંખો બંધ કરી અને સમાધિમાં જોયું કે ઋષિમુખ પર્વત પર હનુમાનજી રોવે છે ભક્તના વિરહમાં અહીંયા ભગવાન રોવે ભગવાનના વિરહમાં ત્યાં હનુમાન રોવે અને જ્યાં જોઈ અને વશિષ્ઠજીએ કીધું કે આને એ વાનર જોઈએ છે જે ઋષિમુખ પર્વત ઉપર છે એ વાનરને લાવો આવી મધુર મધુર બાળ લીલાઓ પ્રભુની ચાલે છે ત્યાં તો નામકરણનો સમય થયો વશિષ્ઠ આદિ સંતો પધાર્યા ચારે ભાઈઓનો નામકરણ સંસ્કાર કર્યો આપણે ત્યાં બધા સોળ સંસ્કારો એક પછી એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં સંસ્કારો થતા મને એક ભાઈએ કહેલું કે હવે તો કઈ દેશમાં સંસ્કારો રહ્યા નહીં સોળ સંસ્કારો તો કઈ રહ્યા જ નહીં કોઈ એકે સંસ્કાર કઈ કરાવતું નથી મેં કીધું બીજા ન રહે તો વાંધો નહીં એક તો રહેવાનો જ છે મેં કીધું કયો મેં કીધું અગ્નિ સંસ્કાર એ તો બધા રાખવો જ પડશે એમાં કંઈ છૂટકો જ નથી બાકી આપણે ત્યાં સંસ્કારોની પરંપરા છે નામ ચૂડાકરણ કરણવેદ યજ્ઞોપવીત નામકરણ આ બધા જ કેટલા સુંદર સંસ્કારો દ્વારા આપણી સંસ્કૃતિને આપણે પુષ્ટ કરતા રહ્યા નામકરણ સંસ્કાર બાબા વશિષ્ઠજી પધાર્યા સુંદર સમારંભ યોજાયો માં કૌશલ્યાના અંકમાં રઘુનાથજી કૈકઈના અંકમાં ભરતલાલજી અને સુમિત્રાજીના અંકમાં બેલાલ આ ચારેય ભાઈઓનું નામકરણ સંસ્કાર થાય રામ કૌશલ્યાના નંદનના મસ્તક ઉપર હાથ મૂકી વશિષ્ઠજીએ કહ્યું હે રાજન આ બાળકનું નામ લેવાથી આખા જગતને વિશ્રામ મળશે આ બાળકનું નામ લેવાથી જગતને આરામ અને વિરામ મળશે એટલા માટે આ બાળકનું આ નામ રાખવા જાઉં ગોસ્વામીજી લખી દીધું જો આનંદ સિંધુ સુખ રાશી જો આનંદ સિંધુ સુખ રાશી શિખર त्रलोक सुभासी सीतर ते त्रलोक सुभासी सो सुखधाम राम असना सो सुखधाम राम असना अखिल लोक दायक विश्राम આ બાળકનું નામ હું રામ રાખું છું કારણ કે એનું નામ જગતને વિશ્રામ આપશે લોકોને બહુ નામ ગમ્યું આખી અયોધ્યા બોલી ઉઠી બોલીએ રામચંદ્ર ભગવાન જ્યેષ્ઠ પુત્રનું નામ રામ રાખ્યું અને રામના જેવો જ વર્ણ એવો જ સ્વભાવ એવી જ સ્વરૂપ કઈ કઈ નંદન ના મસ્તક ઉપર હાથ મૂકી બાબા વશિષ્ઠ બોલ્યા છે જેના ત્યાગનું અને જેના પ્રેમનું અનુસરણ કરવાથી આખા જગતનું ભરણ પોષણ થશે ભરત એટલે ત્યાગ મૂર્તિ ભરત એટલે પ્રેમ મૂર્તિ ભરત એટલે આખા જગતને ભરી દે એનું નામ ભરત તમારા બાળકનું આ બાળકનું નામ લેવાથી જગત તુષ્ટ પુષ્ટ થશે તૃપ્ત થશે ધન્ય બનશે આખા જગતને આ બાળક ભરી દેશે માટે આ બાળકનું નામ હું ભરત રાખું છું અને અયોધ્યાએ જય જયકાર કર્યો ભરત રામજી મહારાજ વૈર વૃત્તિ સમાપ્ત થશે નિર્વૈર ભૂમિકા નિર્માણ થશે જે શત્રુતાનો નાશ કરશે એવા બાળકનું નામ હું શત્રુઘ્ન રાખું છું સભાએ જય જયકાર બોલીએ શત્રુઘ્ન મહારાજ લક્ષણ ધામ સુરામ પ્રિય सकल जगत आधार ગુરુ વશિષ્ઠ લક્ષ્મણ નામ જેનામાં તમામ અદ્ભુત લક્ષણોનું જે ધામ છે જેના જીવનમાં રામ સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી આખા જગતનો જે આધાર છે અને પરમ ઉદાર છે એ લક્ષણ નો ધામ સદલક્ષણનું મંદિર એવા આ સુમિત્રા પુત્રનું નામ હું લક્ષ્મણ રાખું છું સભાએ જય જયકાર કરો બોલીએ લખનલાલ વેદ તત્વ એ મહામંત્ર કેમ જપવો એની સૂચના છે રામ એટલે મહામંત્ર રામ આપણે જપીએ પણ કઈ રીતે બધાને ભરી દઈને જપવું બધાને સંતોષ આપવો ભજન કરનારે કોઈને અસંતોષ થાય એમ ન કરવું પૂરા પ્રયાસો પરિવારને સમાજને ભરી દેવો આપણા ભાવથી આપણી કરુણાથી એવી રીતે ભરત બનીને રામ ભજવું શત્રુઘ્ન કોઈની સાથે દુશ્મની ન રાખવી એવી રીતે રામ ભજવો અને ઉદાર બનીને રામ ભજવો આપણાથી જેટલું બીજાને મદદ થાય એટલો આપણે બીજાનો આધાર બનવો હું કથાઓમાં કયા કરું કે આખા જગતની સિંચાઈ તો આ મેઘ વરસે ત્યારે જ થાય પણ આપણા આંગણામાં જેટલા છોડ હોય એનું તો સિંચન આપણે કરી શકીએ એમ આખા જગતને તો લક્ષ્મણ પૂરું પાડે હરી પણ આપણી કક્ષામાં જેટલું આવે બે વિદ્યાર્થીને પુસ્તક લઈ દઈએ કોઈ વિધવા સ્ત્રીને ઘઉંની ગુણ આપી આવીએ કોઈ અંધને નેત્રદાન કરાવી દઈએ આપણી કક્ષા પ્રમાણે આપણી ક્ષમતા પ્રમાણે આપણે બીજાના આધાર બનીએ બીજાના આધાર બનતા બનતા બીજાને ભરતા ભરતા અને કોઈના તરફ દુશ્મની રાખ્યા વગર હરિનામ લેવું એવું આ રામ નામ અને ત્રણ ભાઈઓના નામની પાછળ સંકેત છે આવો એક મર્મ સમજાયો આવી રીતે અયોધ્યામાં સુંદર લીલાઓ ચાલે છે પ્રભુની અને કથા આગળ વધે છે આજની કથાને વિરામ આપવું એના પહેલા બે મિનિટ વિનયનું એક ટૂંકું પદ અને પછી આજની કથા વિરામ રહે છે વિશ્વાસ વિશ્વાસ बोलिए पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज बोलिए पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की पहले एक मंत्र का उच्चारण करें भगवान शंकराचार्य नो आ मंत्र से व्यासगादी बोले अच्छे आप बोलो प्राणस्पंद निरोधात मंत्र को छोटे छोटे रूप में आपके सामने प्रस्तुत किया जा रहा है पहलो टुकड़ो प्राण स्पंद निरोधात प्राण स्पंद निरोधात निरोधात निरोधात् सत्सङ्गात् सत्सङ्गात् वासनात्यागात् वासनात्यागात् वासनात्यागात् हरिचरण भक्ति योगात् हरिचरण भक्ति योगात् हरिचरण भक्ति योगात् मनः स्ववेगम् मनः स्ववेगम् मनः स्ववेगम् जहाति शनैः जहाति शनैः जहाति शनैः आदि जगत गुरु भगवान शंकराचार्य प्राण स्पंद निरोधात सत्संगात वासना त्यागात हरिचरण भक्ति योगात मन स्ववेगम जहाती शनै शनै शनै शनै આજે સંસારભરની સમસ્યાઓનું મૂળ શું છે બાપ એક અર્થમાં શાંકર દર્શનમાં જગતભરની સમસ્યાનું એક મૂળ છે માનવીના મનનું સમ્યક ન હોવું મારું ને તમારું મન અનેક બીમારીઓમાં રુગ્ણ છે મન જીતે જે રીતે હોવું જોઈએ એ રીતે નથી અને તેથી મનુષ્ય ઈશ્વરની એક બહુ જ ઉત્તમ કૃતિ હોવા છતાંય હું તમે દુખી છીએ કૂતરો સદૈવ પૂર્ણ કૂતરો જ હોય છે અધૂરો હોય જ નહીં કોઈ ગાય પૂરેપૂરી જ ગાય હોય છે કોઈ ઘોડું ગધેડું પૂરેપૂરું જ કોઈ વાઘ સિંહ પૂરેપૂરો જ સિંહ હોય પણ કોઈ માણસ પૂરેપૂરો માણસ છે એમ કેવું સાહસ કરવા જેવું છે કારણ કે એનું માનવીય મન સમ્યક નથી એ મન એની મૂળ ગતિમાં જો આવે તો શંકરાચાર્ય ભગવાનને કોઈએ પૂછ્યું કે આપ રોગ બતાવીને એમનેમ છોડી ન દો ઔષધિ બતાવો ઈલાજ બતાવો પછી એને આટલા ઉપાય બતાવ્યા ચાર ઉપાય प्राणस्पंद निरोधात सत्संगात वासना त्यागात हरिचरण भक्ति योगात मन स्ववेगम जहाति शनि પહેલું માણસ પોતાના પ્રાણના સ્પંદનોનો નિરોધ કરે તો મન સમ્યક થશે ધ્યાન દેના બાપ એટલે કે પ્રાણાયામ યોગ હવે બહુ અઘરો માર્ગ છે કઠિન છે આપણા જેવા માટે આજે પરદેશમાં તો બહુ જ લોકો એક ફેશન જેવું થઈ ગયું પરદેશમાં લોકો મળે તેમ કે બાપુ અમે હમણાં યોગા કરીએ છીએ સારી વસ્તુ છે પણ કઠિન છે પ્રાણનું જે સ્પંદન છે મારું તમારું પ્રાણનું આવવું જવું એનો થોડોક જો નિરોધ કરે તો મન એની સ્થિતિમાં આવવા માંડે આ અઘરું નથી બીજું કઈ નહીં કરવાનું આપણે આપણે શ્વાસને ખેંચીએ ત્યારે આ ગુરજીએફની પદ્ધતિ છે બારસો વર્ષ પહેલા શંકરાચાર્ય ભગવાને કહેલી આ વાત આજે કેટલી ખરી ઉતરે છે આપણે શ્વાસ લઈએ અંદર લઈએ આમાં આપણે આપણા શ્વાસને જોતા જઈએ કે મારો પ્રાણ અંદર જાય છે થોડોક અભ્યાસ કરવો પડે બહુ જાજુ લાંબો સમય નથી લાગતો ત્રણ દિવસ તો કાફી છે દસ દસ મિનિટ ખાલી ત્રણ દિવસ ત્રીસ મિનિટમાં મને તમને ખ્યાલ આવે આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે ઊંડો શ્વાસ આ મનને સમ્યક બનાવવાનો એક ઉપાય ઉત્તરોત્તર સરળ ઉપાયો બતાવ્યા આ પહેલા જરા અઘરો જટિલ ઉપાય જયારે આપણે શ્વાસને ખેંચીએ ત્યારે આમ એ વખતે આપણે જોતું જવાનું કે મારો પ્રાણ અંદર જાય છે શરૂઆતમાં અનુસંધાન નહીં રહે પણ થોડોક અભ્યાસ કે નહીં પ્રાણ જઈ રહ્યો એ પ્રાણ અંદર જઈ રહ્યો છે એવું ધ્યાન રાખવામાં જઈશું એટલે મન બીજા બધા ઉછાળા મૂકી દેશે બહુ સીધું સાદું ગણી એક સીધો સાદો પ્રયોગ છે અને પછી પાછો માન શ્વાસ બહાર નીકળે ત્યારે જુઓ કે જો જાય છે દસ દસ મિનિટમાં પ્રયોગ કરે એ માણસને ખબર પડવા મળે કે મારું મન શાંત થવા માંડે અને જેવું મન શાંત થાય એટલે ક્રોધ જાય મન શાંત જાય એટલે સંસારની કામનાઓની માત્રા ઘટવા મળે મન શાંત થાય એટલે લોભનો ફાસલો છે લોભ મુક્તિ નથી એ આમ નજરે આમ ફળાક ચોખ્ખું દેખાવામાં વિકારો કચરો છે એનું મને તમને વિકારોને જીતવાની જરૂરત નથી વિકારોને જોવાની જરૂર છે આમ જોઈ લઈએ ખબર પડે એટલે ધીરે ધીરે એની મેળાઈ શંકરાચાર્ય મહારાજ તો કહે છે જોવું એ જ જીતવું છે તમે એને જોઈ લો બસ તો પ્રાણ સ્પંદ નિરોધ થવાથી માણસનું મન થોડું થોડું કારણ કે આપણને થોડીક અકળામણી થાય નકળામણ થાય એટલે મન બીજે જાય નહીં ત્યાં જ રહેશે કે આ શ્વાસ અંદર લેવાનું કે પછી આમ નમક તો નહીં બેસશે પાછું નીકળશે નહીં તો મન એમાં એકાગ્ર બને છે બીજું સત્સંગાત ભગવાન શંકરાચાર્ય કહે આ ઉપાય ન ઠીક પડે તો તમે સત્સંગ કરો સત્સંગથી તમારું મન ધીરે ધીરે નિરોધ થશે સમ્યક થશે હવે સત્સંગ દુર્લભ છે કદાચ ન મળે આપણને સમય ન હોય આપણે નોકરી કરવી ખેતરમાં કામ કરવું ઓફિસમાં કરવું મજૂરી કરવી બધા વ્યસ્ત કદાચ સત્સંગ ન મળે તો વાસના ત્યાગાત જીવનની વાસનાઓને ઓછી કરવાથી શંકરાચાર્ય મહારાજ કહે મન સમ્યક બનશે એનો અર્થ વિકાસ ન કરવો એમ નહીં ઉદ્યોગે નાસ્તી દારિદ્ર્યમ ચાણક્ય દર્પણ યુવાનોએ ઉદ્યોગ ખૂબ કરવો જોઈએ વાસના ત્યાગનો અર્થ છે ઉદ્યોગ કર્યા પછી કદાચ મને પૂરતું પરિણામ ન મળે તો એ વખતે નિરાશાનો ત્યાગ ઉદ્યોગ તો કરવો જ જોઈએ દેશના ઉપનિષદો કહે ઉદ્યમો ભૈરવ શંકર ભગવાનની પાસે જે ભૈરવની સ્થાપના છે એ શું છે કાળ ભૈરવ ને સૌમ્ય ભૈરવ ને અનેક ભૈરવોના રૂપ છે પણ ઉપનિષદ તો એમ કહે છે કે ભૈરવ બીજું કઈ નહીં ઉદ્યમ ભૈરવ તમે ઉદ્યમ કરો તમે પુરુષાર્થી બનો એ જ ભૈરવ છે એ જ શંકરને પ્રિય છે ચાણક્ય કહે છે ઉદ્યમે નાસ્તિ દારિદ્ર્યમ તમે ઉદ્યોગ કરશો તો દરિદ્રતા જશે સમાજ રાષ્ટ્ર સમૃદ્ધ થશે ઉદ્યોગ કરો ઉદ્યમ કરો જપતો નાસ્તિ પાતકમ એ યુવાન ભાઈ બહેનો ચાણક્ય કહે છે તમે કોઈ પણ મંત્ર મારો કોઈ મેં આપ મને બરાબર મારા વક્તવ્યને સમજી શકો છો મારો કોઈ આગ્રહ નથી કે તમે આ નામ લો આ મંત્ર લો આ તમારી ઉપાસના પદ્ધતિ હો સ્વતંત્રતા પૂરી તમને પણ તમે જે નામ જે મંત્ર જે તમારી પદ્ધતિ હોય એનો આશ્રય કરો તો ચાણક્ય કહે છે જપતો નાસ્તિ પાતકમ જપથી તમારા પાપનો નાશ થશે મૌને કલહો નાસ્તિ તમે મૌન રહેશો તો દુનિયામાં કલહ નાશ પામશે જરૂર પૂરતી બોલશો તો દુનિયામાં વેરઝેરનો નાશ થશે કલહનો નાશ થશે અને તમે જાગૃત રહેશો તો સમાજમાંથી ભયનો નાશ થશે આવું ચાણક્યમાં આવે છે વાસના ત્યાગનો અર્થ હું પૂરતી મહેનત કરું અને પછી કદાચ પરિણામમાં માત્રા થોડી મારી ધારણા પ્રમાણે ન થઈ હોય તો હું એના દ્વારા આવતી નિરાશા આવી જે મારી વાસનાને કારણે જે આ થાય છે એ વાસના ત્યાગા મન સમ્યક બનશે કેટલા સુંદર ઉપાય છે આમાં ક્યાંય કપડા ઉપડા ફેંકીને ક્યાંય જવાનું છે જ નહીં મને ઘણા પૂછે છે બાપુ એક કથા થાય કેટલા લોકો સુધરે છે કેટલા બદલે છે એમ કીધું કેમ નક્કી કરવું આમાં કથા સાંભળીને પચાસ જણા કપડા રંગી નાખીને ગિરનાર ઉપડે તો તો નક્કી થાય કે ભાઈ પચાસ ગયા પણ હૈયા કેટલાય રંગી નાખશે એની નોંધ હું તમે ક્યાં લઈશું કેટલાય હૈયા રંગાતા હશે વાસના ત્યાગાત મન સમ્યક બને એ પણ કદાચ અઘરું બને આપણે સંસારી લોકો છીએ આપણે વાત કરી શકીએ પણ જીવનમાં સોક્રેટિસને કોઈએ પૂછેલું કે મારે બે જ વસ્તુ તમારી પાસે સાંભળવી છે તમારું આખું જીવન સત્ય સમર્પિત તમને દુનિયાએ દુઃખી કર્યા તમારું ચિંતન તમે એક જગતના બહુ જ મોટા દાર્શનિક કબૂલ પણ અમારે મહત્વની બે વસ્તુ તમારી પાસે જાણવી છે બોલે શું કે આ દુનિયામાં સહેલામાં સહેલું શું અને અઘરામાં અઘરું શું આ બે વસ્તુ અને એ જેટલા બને એટલા ઓછા શબ્દોમાં કહી દો કારણ કે સત્યનું એવું છે કે સત્ય જેટલા મુખમાં જાય એટલું સત્ય કોઈ દિવસ નાશ ન પામે પણ સત્ય કહેવાતું નથી અને છતાંય જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એની માત્રા પેલી થવા માંડે એક જણો બોલે બીજો બોલે ત્રીજો બોલે ચોથો બોલે ઘણી વખત તો સત્ય રહે જ નહીં કંઈક દસમી જગ્યાએ કંઈક નવું જ થઈ જાય એવું બને આ બરફના ગાંગડા જેવું છે બરફનું બે કિલોનો ડાંગલો કોકના હાથમાં આપો તો એના હાથમાં હોય ત્યાં થોડુંક પાણી થઈ જાય પછી બીજાને આપો ત્યાં થોડુંક પાણી થઈ જાય ત્રીજાને આપો જેમ દુનિયામાં બધે હાલે પાંચ હજાર રૂપિયા આપો કે આ પાંચ હજારનું કામ તમારું નક્કી તે પાંચ હજાર એકના હાથમાં આવે ત્યાં થોડુંક પાણી થઈ જાય બીજાના હાથમાં આવે ત્યાં થોડુંક પાણી થઈ જાય ત્રીજાના હાથમાં આવે ત્યાં થોડુંક પાણી થઈ જાય અને જેના માટે નીકળ્યા હતા ત્યાં પહોંચે ત્યાં તો ગુલ્ફી જેટલો બરફ રહે ત્યાં તો બધું આ દશામાં આખું જગત જીવે છે સત્ય પણ જેટલા હાથમાં ફરે છે એટલે તો નેતી નેતી નેતી વેદોને કહેવું પડ્યું એ કીધું કે તમે સોક્રેટિસ તમે બે વાક્યમાં અમને કહી દો ને જગત ઉપર ઉપકાર સહેલામાં સહેલી વસ્તુ શું અને અઘરા મને બહુ ગમી આ વાત એટલે આપને કહું છું એણે કહ્યું કે સહેલામાં સહેલી આ જગતમાં બીજી કોઈ પણ વસ્તુ હોય તો સલાહ બીજાને સલાહ આપવી એના જેવું સહેલું આ દુનિયામાં કાંઈ અને વાત આપણને ગમી સલાહ કોઈ દિવસ શિલ્પીકારનો શ ન આવડતો હોય અને શિલ્પ લખવાનું આપો તો રસ્વ કરવી કે દીર્ઘ એની ખબર ન હોય એ કોકની મૂર્તિ જોઈને કહે કે આ મૂર્તિ જે છે ને એમાં જરાક જે છે ને એમાં જે આ જે છે ને પણ શું છે ને એને જરાક જો આમ કર્યું હોત સલાહ આપવી બહુ સહેલી છે મને આ વાત એક દાર્શનિકનું વાક્ય બહુ સરળ વાક્ય પણ મંત્રાત્મક વાક્ય અને પછી મને યાદ આવે વિશ્વનો આટલો મોટો ચિત્રકાર પિકાસો કેટલો મોટો ચિત્રકાર પિકાસો એના ચિત્રો માટે એમ કહેવાતું કે કોઈ એક લાખ રૂપિયામાં એનું ચિત્ર લીધું અને પછી પોતાના દિવાનખંડમાં મૂક્યું પછી એ પિકાસોને પોતાના ઘરે લઈ આવ્યો અને અહોભાવ વ્યક્ત કર્યો કે આપનું ચિત્ર જોઈ અને મને એટલો આનંદ થયો કે હું એ ચિત્રને પ્યાર કરવા માંડ્યો ચૂમવા માંડ્યો એમ પેલા કીધું હું છબીને લઈને ચૂમવા લાગ્યો પિકાસોએ કીધું તો એ મારું ચિત્ર નહીં આ કો કે નકલી આપી તને કેમ કે મારું ચિત્ર હોત તો તારે ચૂમવું ન પડત એ તને ચૂમી લે આવો ચિત્રકાર જીવંત ચિત્રો આટલી એનામાં જાન હતી ટૂંકમાં કહેવાનો અર્થ ચિત્રો એ માણસને બધા સલાહ દેવા બહુ જતા અહીંયા થોડોક આછો બ્લુ રંગ હોત ને હવે આછો બ્લુ તારા ઘરે તું કઈ ને આછો અહીંયા જરાક જે આ જે ટચ છે ને અહીંયા થોડોક જો લાઈટ પિંક હોત ને તું ક્યારે બહુ સલાહ આપતા પિકાસો જેવો વૈશ્વિક ચિત્ર પછી એને એક સજેશન બોક્સ મૂકેલું એક સરસ ઉપરથી એવું દેખ એના ઉપર લખેલું કે જેને સજેશન કરવું એની નીચે કચરા ટોપલી આ પિકાસોની બનેલી ઘટના ઉપરથી એવું રૂપાળું બોક્સ ઉપર લખેલું કે જેને સજેશન કરવા હોય એમાં નાખે અને નીચે કચરાની પેટી એટલે જે આવે આમ આમ કોઈ પેટ નાખી દે હા જે આ ખાલી કરી નાખે વાત સાચી છે બાપ બીજાને સલાહ આપવી બહુ સહેલી છે અને બીજી વાત એની કે પોતાની જાતને જીતવી એ બહુ અઘરી વાત છે બીજાને સલાહ આપવું એ સહેલું છે અને પોતાના જીવનને જીતી લેવું એ એટલું જ અઘરું અને કઠિન છે એટલે વાસના ત્યાગાતની આપણે વાતો કરીએ સહેલી છે પણ જ્યારે ક્રિયાત્મક બને છે ઘટના એક સૂરજનું કિરણ હજી તો આમાં કોર કાઢી હોય સૂરજે ત્યાં તો આખો આજ આમ અંધારાનો નાશ થાય એ માણસના જીવનમાં થોડું કઈ આચરણ આવે ને ત્યાં તો આખા કુટુંબમાં અજવાળું થવા માંડે આખા સમાજમાં અજવાળું થવા માંડે આખા રાજ્યમાં રાષ્ટ્રમાં અજવાળું થવા માંડે થોડુંક વાસના ત્યાગાત પણ હવે એ પણ ન થાય વાતો કરવી સહેલી છે પણ કદાચ આપણાથી ન થાય તો છેલ્લું અને ચોથું હરિચરણ ભક્તિ યોગાત ભગવાનના ચરણની ભક્તિ આના દ્વારા મન સમ્યક બને અને મન સરખું થાય તો જગતની સમસ્યાઓનો નાશ થાય આ હું એટલા માટે આપણી પાસે કહું છું કે ભગવાનની કથા થતી હોય ત્યારે મારી વ્યાસગાદીની દ્રષ્ટિએ આ ચારેય પ્રયોગો એક સાથે થઈ જાય જ્યાં હરિકથા હોય ત્યાં ચારેય પ્રયોગો થાય પ્રાણસ્પંદ નિરોધાત ભગવાનની કથામાં શ્રોતા અને વક્તા તલ્લીન બનવા માંડે એટલે એનું મન ધીરે ધીરે નિરોધ થવા માંડે મનને બીજું કઈ વિચારવાનો સમય ન મળે ગાવાનું આરોહ અવરોહ આમાં આપણને ખબર ન પડે એમ એક પ્રકારનો પ્રાણાયામ ચાલે છે કથામાં બેઠા હા લોકો ચિંતા જરૂર કરે કે ભાઈ કથા પૂરી થયા પછી આમને રહેશે આનો અભ્યાસ ચાલુ રાખશો તો જરૂર રહેશે હવે કાલે તો પૂરું કરીને હું જઈશ હવે જવાબદારી તમારી છે ચીફ મેડિકલ ઓફિસર હોય ને એટલે હું કઈ ચીફ મેડિકલ ઓફિસર નથી પણ આ તો દ્રષ્ટાંત આપવા માટે ચીફ મેડિકલ ઓફિસર હોય એ જનરલ હોસ્પિટલમાં એક રાઉન્ડ મારે પછી એના આસિસ્ટન્ટ હોય એ બધા દર્દીઓને સંભાળે એમ મેં નવ દિવસનો રાઉન્ડ માર્યો છે હવે કાલે હું જાઉં છું હવે તમારું કર્તવ્ય છે પાછા બીમાર ન પડતા દરેક દરેક વ્યક્તિનું આ હું ફરી ફરીને કહું છું કે આટલો મોટો પ્રવાહ આવ્યો ભગવત કૃપાનો અને આપણે આટલી શાંતિથી આ નવ દિવસ આજ આઠમો દિવસ ભગવત ચર્ચા કરીને જીવનના આનંદને પામવાનો પ્રયાસ કરીએ છીએ આ આવતીકાલ પછી શાંત વ્યક્તિગત જીવનમાં કાલે કથા પૂરી થશે જીવનની શરૂઆત થશે તો જ્યાં ભગવાનની કથા હશે ત્યાં પ્રાણસ્પંદ સ્પંદ નિરોધ સ્વાભાવિક થાય છે એવું અનુભવાય છે સત્સંગાત હવે કથા છે એટલે સત્સંગ તો થઈ જ ગયો કારણ કે તુલસીદાસજી જેવા એક મહાન સંતના ગ્રંથની આપણે વાતો કરીએ છીએ તો આપણને તુલસીનો સત્સંગ થયો નરસિંહ મહેતાનો જેટલા જેટલા મહાપુરુષોને આપણે યાદ કરીએ છીએ એ બધાનો આપણને સત્સંગ થયો તો સત્સંગ પણ થઈ ગયો વાસના ત્યાગાત આપણી વાસનાઓ ઓછી થવા માંડે જ્યાં જગ્યા મળે ત્યાં બધા બેસી જાય આપણે ઘરે હોઈએ તો આવી રીતે બેસીએ છીએ સોફા હોય સ્વાભાવિક સૌ સૌની કક્ષા પ્રમાણે આપણે આરામથી બેઠા હોઈએ દસ દસ મિનિટ ઘરમાંથી કોઈ પૂછે કે ચા બનાવી દઉં દૂધ બનાવી દઉં જ્યુસ આપું આવું પૂછ્યા કરે દસ દસ મિનિટ આવી બધી વસ્તુ આવે અહીંયા તો છતાં ગીરદીમાં જ્યાં જગ્યા મળે ને એમાં કાલે તો આટલું કીચડ આટલું પાણી છતાંય તમે એ શાંતિથી એનો અર્થ કે ભગવાનની કથામાં જવાથી માણસના આગ્રહો ઓછા થાય છે માણસને માન અને માણસનું જે કંઈક પોતાના મનમાં હોય છે બધું ધીરે ધીરે ઓછું થવા માંડે આપણી વાસનાઓ ધીરે ધીરે ઓછી થાય અને હરિચરણ ભક્તિ યોગાત આને લીધે આપણો પ્રભુમાં પ્રેમ જાગે પ્રભુનો પ્રેમ જાગે એટલે હું કેવલ કોઈ એક મૂર્તિ તરફ નિર્દેશ મૂર્તિમાં આપણી નિષ્ઠા છે તો મૂર્તિ પણ પરમાત્મા છે પણ પરમાત્મામાં પ્રેમ એટલે સમગ્ર અસ્તિત્વમાં પ્રેમ સાચો ભક્ત કોણ પર્યાવરણ બગડવા ન દે સાચો ભક્ત કોણ પાણીનો ખોટો બગાડ ન થવા દે સાચો ભક્ત કોણ વૃક્ષોને અકારણ કાપે નહીં સાચો ભક્ત કોણ ખોટા વેમોને નાથી દે સાચો ભક્ત કોણ સમાજમાં કોઈને તિરસ્કૃત ઉપેક્ષાવાળું અને સમાજમાં કોઈને દિનહીન ન સમજે જે બીજાને દિનહીન હલકો સમજે એ કોઈ દિવસ ભજન કરી શકે જ નહીં એને ભજનનો અધિકાર જ નથી નાનામાં નાના માણસને પ્રેમ કરે એ સાચો ભક્ત મારાથી બને એટલું બીજાને ઉપયોગી થાઉં એ સાચો ભક્ત વહેમમાં ન ફસાવ આ બધી સાચી ભક્તિના સ્વરૂપો છે બાપ હરિચરણ ભક્તિ યોગા ભગવાનની કથા શ્રવણ કરતા સત્સંગ કરતા મારો ને તમારો આ રીતે પરમાત્માના વિરાટ સ્વરૂપમાં આપણી એક વિશેષ નિષ્ઠાનું સ્થાપન થાય છે એ ભગવાનની ભક્તિ તો કથા એટલા માટે છે કે આપણા પ્રાણનો નિરોધ થાય કથા એટલા માટે છે આપણને સત્સંગ મળે કથા એટલા માટે આમ સત્સંગમાં બે વસ્તુ થાય સત્સંગ દુર્લભ પણ બહુ ગણાય અને સત્સંગ જેટલું કોઈ સરળ અને સસ્તું પણ નહીં દુર્લભ પણ બહુ અતિ દુર્લભ દુર્લભમાં દુર્લભ વસ્તુ સત્સંગ અને સરળ અને સસ્તો પણ સત્સંગ આ બધા જ અખબારો રોજ કહે છે કે દોઢ લાખ માણસ બે લાખ માણસો અઢી લાખ કે જે કંઈક જે રોજ આંકડાઓ આવે છે એ તો અહીંયા માનો કે દોઢ લાખ જે હોય તે મને ખબર નથી પછી ટીવી ઉપર જોવે છે બધા કેબલ ઉપર એ અને પછી અખબારો દ્વારા ગામડે ગામડે સુધી બધું પહોંચવું આ બધાનો તમે આમ સર્વસામાન્ય આંકડો મારો તો રોજના આમ ઓછામાં ઓછા ચાર લાખ માણસો નહીં જોનારા અને અહીંયા મેદાનમાં અને આમ ચાર લાખ તો ઓછામાં ઓછા ગણીએ ને આપણે આમ તો છાપામાં છ લાખની વાત આવતી હતી કે આમ બધું જ ગણીએ તો છ લાખ પણ ચાર લાખ ગણો ને આપણે તો ચાર લાખ રૂ ચાર લાખે નહીં સાડા ત્રણ લાખ ગણો ને હવે એ નવ દિવસના આપણે ભેગા કરીએ તો કમસે કમ ત્રીસ લાખ લોકોએ તો કથા શ્રવણ કર્યું ઓછામાં ઓછું ત્રીસ લાખ આ બધા માધ્યમો દ્વારા બધી રીતે ત્રીસ લાખમાં હવે આખી કથાનો ખર્ચ મને ખબર નથી કેટલો ખર્ચ થશે પણ જો ત્રીસ લાખ હોય તો દસ દિવસનો સત્સંગ એક વ્યક્તિને એક રૂપિયે પીડ્યું અને એમાં જલારામ બાપાનો પ્રસાદ જુદો રૂપિયા ને દોઢ રૂપિયાથી ખર્ચો વધતો નથી પર શ્રોતાએ ભાઈ આ બધું ગણિત બરાબર છે કારણ કે મારું ગણિત કાચું તું ભણતો તો મેટ્રિકમાં ત્રણ વખત જાણે નાપાસ થયો એમાં ગણિતમાં તો ખબર નહીં શું થતું હતું ઘણા ગણિતના જવાબમાં તો મેં બીજ ગણિતના દાખલામાં દાખલો નથી ગણ્યો રામ રામ રામ રામ લખ્યું મૂકી દીધું કારણ કે આવડે નહીં સાવ ખોટો મોકલું એમને એના કરતા રામ રામ લખી નાખ્યું કે પરીક્ષકે વાંચે એની જીભે રામ વંચાય તો એનું થોડું આવું ખાસ કરીને ગણિતના કોક કોક દાખલા ના આવડે પછી રામ રામ વત્તા રામ રામ બરાબર રામ રામ આવું આ કર્યું એ તમને કહું ખાસ કરીને બીજ ગણિત એલ્જિબ્રા એમાં મારો ક્યાંય મને હજી ખબર પડતા નથી કે આ બીજ ગણિત છોકરાઓ ભણતા શું કામ હશે મને હજી આ ભણવાની શું થયું મને આવડતું નહોતું એમાં ના આવડે ત્યાં આવું કરી નાખતો એવું છે એ હજી મારા પેપરો વડોદરા પાસે હશે બોર્ડમાં ક્યાંક જો એમને મર્યા હોય આટલા વર્ષ એવું એવું બધું એટલે ગણિત પાછું કાલે હું એક જગ્યાએ ગયો આપણે મને તો મારે ગોતવું પડશે તુલસીદાસજી નો દોહો ક્યાંથી આવ્યો મારે તપાસ કરવી પડશે મને ગમ્યું આપણે ક્યાં બાલભવનમાં ગયા હતા વિજ્ઞાન ભવન વિજ્ઞાન ભવન કે ત્યાં ગયો હતો એમાં એક એક બ્લેકબોર્ડ ઉપર એક દોહો લખ્યો હતો તુલસીના નામે હશે તુલસીનો કોઈ મારે હવે મારા સ્મરણમાં નથી મારે જવું પડશે પછી એમાં શું હતું એ દોહો મને યાદ નથી પણ એમાં તુલસીદાસજીના નામે ગણિત હતું કે તમારું નામ જેટલા અક્ષરનું હોય એને પાંચે ગુણો પાંચે ગુણ પછી એને ડબલ કરો અને પછી એને આઠે ભાંગો અને પછી જે વધે એ આ દુનિયાનો સાર પાંચે પાંચ જેટલું અક્ષરનું આપણું નામ હોય એને પછી તમારે પાંચે ગુણવાનું પાંચે ગુણ્યા પછી હવે એક તો મારું ગણિત નબળું ને મેં ખોટું સાહસ કર્યું છે લેવા દેવા આ મારે વાત લાવવાની જરૂર જ નહોતી તમને આ ખબર જ નહોતી આ કારણ વગરનું ઊભું કર્યું મેં હવે હા ડબલ ડબલ કર્યું બરોબર એક મિનિટ આપજો ભાઈ મને જેટલા અક્ષરનું નામ હોય એને પાંચે ગુણો એનું ડબલ કરો અને પછી વસુ દ્વારા એને ભાંગો વસુ એટલે આઠ વસુ આઠથી એને ભાંગો પછી જે શેષ વધે એ આ જગતનો સા અને એ શેષ બે જ વધે અને બે ઈ રા અને મ રામના માથી બિલકુલ સા પછી મને ઘણી બતાવ્યું કે મોરારી બાપુ મારેથી જ શરૂ કર્યું પછી એને પાંચે ગુણ્યા એટલે પાંચ પાંચ અક્ષર મોરારી બાપુ પાંચ જ અક્ષર છે પછી આગળ પાછળ તો તમે શ્રદ્ધાથી લગાડો છો બાકી કઈ લગાડવાની જરૂર જ નથી એ એમ જે ખાલી મોરારી બાપુ છે એટલું પર્યાપ્ત છે એને પાંચે ગુણ્યા એટલે પચીસ થયા ને પચીસ પછી એને પાછળ ડબલ કરવાના એટલે થયા પચાસ એને આઠે ભાંગવાના એટલે આઠ છક અડતાલીસ પચાસમાં અડતાલીસ ગયા એટલે બે એમાં એનું કહેવાનું એમ હતું કે જેટલા અક્ષરનું નામ તમારું હોય એને આ રીતે કરો હવે ત્રણ અક્ષરનું જો નામ હોય તો ત્રણ ને પાંચે કેમ થશે ત્રણ ને પાંચે ગુણીએ એટલે પંદર પંદર ના ડબલ ત્રીસ ત્રીસ ને આઠે આઠ તેર એટલે કેમ એમ કે ક્યાંક ગોટો આ સાહસ કરવાની જરૂર હતી તમારે તો મને કહેવું જોઈએ બાપુ રહેવા દો આ તમારું ગણિત કાચું છે ને ત્રણ અક્ષરનું નામ હોય અને પાંચે ગુણવાનું પંદર ડબલ કરો ત્રીસ આઠ ચોક બત્રીસ થાય બત્રીસ માં આત્રીસ કાઢી નાખો છે તો બે રહ્યા આપણે આમ આમ કરી ગમે તેમ કરીને તાળો મેળવો ને પણ હવે મારી દો આપણે જાણી લઈશું પાકો ટૂંકમાં ગણિત નબળું મારો કહેવાનો અર્થ એ બાપ સત્સંગ સસ્તામાં સસ્તો